એ આવો આવો આવી ગયા બધા મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર મેલબોર્નમાં બેઠા બેઠા કૃષિકા વાર્તા સાંભળે છે નાનકુડી નાનકુડી અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા બાલ દોસ્તો આજે છે ને આજે હું તમને મૂછાળી માની વાર્તા કહેવાનો છું પાછો હો ભાઈ આ એમનું નામ ગીજુભાઈ બધેકા હતું સાંભળો સાંભળો વાર્તાનું નામ છે ચકલી અને કાગડો સાંભળજો એક હતી ચકલી અને એક હતો કાગડો ચકલીનું ઘર મીણનું હતું અને કાગડાનું ઘર છાણનું હતું <laughs> પણ ભાઈ એક દિવસ ખૂબ બધો વરસાદ આવ્યો આવ્યો આવ્યો આવ્યો તો બસ આવ્યા જ કર્યો આવ્યા જ કર્યો વરસાદ તો સડસડ સડસડ સડસડ સડસડ સડસડ પાણી ખળખળ વહેવા લાગ્યું ખળખળ વહેવા લાગ્યું પાણી તો જ્યાં જુઓ તો એકલું પાણી પાણી પાણી પાણી ચકલીનું ઘર તો હતું મીણનું આ બારણું બંધ કર્યું કે અંદર કોરું ધાકોર પણ આ કાગડાભાઈનું ઘર તો હતું છાણનું છાણનું ઘર પાણીમાં તણાઈ ગયું બિચારો કાગડો ઉડીને ડાળ ઉપર બેઠો સામી ડાળ ઉપર ચકલીબાઈનું ઘર હતું હો કાગડાભાઈની નજર ત્યાં ગઈ મનમાં કે ચાલને ચકલીના ઘરમાં રાત ગાળું ક્રાઉ કાગડો તો એના બારણા પાસે ગયો કૂદતો કૂદતો અને બારણું ખખડાવીને બોલો ક્રા ક્રા ચકલીબેન ચકલીબેન બારણા ઉઘાડો ક્રા ક્રા ચકલી તો અંદરથી કે થોપ જરા મારા બાળકને નવડાવું છું લો બોલો કાગડો તો થોડીક વાર બેઠો પણ ફરી પાછો ખડખડ ખડખડ બારણું ખખડાવવા લાગ્યો હોય તો ચકલીબાઈ ચકલીબાઈ જરા બારણું ઉઘાડો ને ચકલી કે થોભ જરા હજી મારા બાળકને કપડાં પહેરાવું છું બોલો કાગડો તો બિચારો બેઠો ડાળ ઉપર થોડીક વારે પાછો ખડખડ ખડખડ ખડખડ કરીને બારણા ખખડાવા માંડ્યો ચકલીબાઈ ચકલીબાઈ બારણા ઉઘાડો ચકલી તો કે એ થોપ જરા હજી મારા બાળકને જમાડું છું કાગડો જરા બેઠો હો થોડી વારે પાછું ખડખડ ખખડાવું કાગડો કે એ ચકલી બાય ચકલી બાય બારણા ઉઘાડો ભાઈ સાહેબ ચકલી કે થોપ જરા હજી મારા બાળકને સુવાડું છું ઘાઘડો તો બેઠો ફરી પાછું ખડખડ ખડખડ ખડખડ ઘાઘડો કે હે ચકલી બેન ચકલી બેન બારણા ઉઘાડો પૈસા બવે તો છેવટે ચકલીબાઈએ બારણું ઉઘાડ્યું હો કાગડો તો ટાટથી એકદમ ઠરી ગયો હતો બિચારો એને તો ઠંડી લાગી ગઈ હતી ચકલી કે ક્યાં બેસીશ ચોખાના હાંડલામાં કે ઘઉંના હાંડલામાં કાગડો કે હું તો દાળના હાંડલામાં બેસીશ લો બોલો રાત્રે સૌ ઊંઘી ગયા હો ચકલી બેનના ઘરમાં ચકલીબેન તો નસકોરા બોલાવે એટલે કાગડા ભાઈ દાળ ખાવા લાગ્યા છાના માના કડુક કડુક કડક કડક કડક કડક કુડુક કડક કુડુક કુડુક આમ કરતા કરતા કાગડાભાઈ તો દાળ ખાવા લાગ્યા ચકલી જાગી ગયો કે આ કડુક કડુક ક્યાં થાય છે ચકલી ચારે કોર જોવા લાગી ઘડી કામ જુએ ઘડી કામ જુએ ઘડી કામ જુએ પણ જ્યાં ઉઠે બધી બાજુ જઈને જુએ ત્યાં તો અવાજ બંધ થઈ જાય વારે વારે વળી પાછું કડુક કડુક થાય ચકલી જુએ અને અવાજ બંધ થઈ જાય એટલે ચકલી પાછી એના પલંગમાં જઈને સૂતી ખાટલામાં જઈને ત્યાં તો ફરી અવાજ થવા લાગ્યો કડક કડક કડક કડક કડક ચકલીએ વળી ઉઠીને ચારે ઓર તપાઈશું પણ ત્યાં તો અવાજ બંધ વારે વારે કડુક કડુક થાય અને ચકલી તો જોવા ઉઠે પણ જ્યાં ઉઠે ત્યાં તો પાછું ટાઢું ટમ કોઈ ન બોલે હો ભાઈ સવાર પડી સુરત દાદા ઉગ્યા એટલે કાગડા ભાઈ તો ક્રા ક્રા ક્રા એમ કરતા ઉડી ગયા અધર આકાશમાં ચકલીએ જઈને માટલામાં જોયું તો દાળનો એક દાણો પણ ન મળે ભાઈ અને આખું માટલું કાગડાભાઈની ચરખથી ભર્યું હતું કાગડાભાઈ બધી દાળ ખાઈ ગયા હતા આ તો ભાઈ મજા પડી ને આ ચકલી અને કાગડાભાઈની વાર્તામાં ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો કૃષિકા હવે સૂઈ જાઓ આવજો